क्या खाया अच्छा यार अनंत तो क्या गई देखा ही नहीं अब दूसरों मत कर कुछ भी इन्हें देखती रहिए मैं डिस्कनेक्ट नहीं हो जाऊं रिकॉर्डिंग कुछ अच्छा संतानहंतारो यत्पादां शरेण वः श्रियाणां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराभिषायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये नमः કાલે આપણે જે વિષયની ચર્ચા કરી એનું થોડું પુનરાવર્તન કરી લઈએ તમે લોકો જણાવો ત્યાંથી આપણે આરંભ કર્યો છે હા તું હતી કાલે હા બોલ Thank you. કાલે આપણે ધર્મનું કર્તવ્ય એ જોયું આપણો વૈદિક ધર્મ છે એના બે વિભાગ જોયા એ ત્યારે હું નથી ત્યારે હું નથી પછીથી આવે છે ધર્મ એટલે કર્તવ્ય આપણા વૈદિક ધર્મ છે એના બે વિભાગ આપણે જોયા હતા કે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ જે સામાન્ય ધર્મ છે મનુષ્ય માટે છે કે કોઈ પણ સ્ત્રી પુરુષ બાળક કોઈના માટે સામાન્ય ધર્મ લાગુ પડે છે એના માટે ધર્મના દસ લક્ષણ જોયા હતા આપણે ધૃતિક સમાદમ અસ્તે શૌચ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા અસ્તે અક્રોધ સત્ય આ જે દસ લક્ષણો છે કે એ જે કોઈ પણ વર્ણના હોય કે મિશ્ર વર્ણના હોય કે કોઈપણ વર્ણના હોય તે વર્ણના હોય જ નહીં વર્ણની વર્ણના હોય પણ આ દસ લક્ષણ છે કોઈ પણ મનુષ્યને માટે જરૂરી છે ધર્મની ધર્મમાં માટે પછી એવું જોયું હતું કે આપ કોઈ એમ પૂછે કે આપણું કર્તવ્ય શું ધર્મ માટે એમ તો એના પ્રમાણે જે ઉપરથી જે સામાન્ય ધર્મ ને છે વિશેષ ધર્મનું એનું આપણે જે વર્ણ સુધી પહોંચ્યા તે એનું આખું ઉપર આપણે એનું સ્ટેટસ જોવું પડે કે આપણે કઈ જગ્યા પર છે પછી દસ લક્ષણ છે એના મિનિંગ જોયા હતા ધ્રુતિ મતલબ ધીરજ ધૈર્ય કે જેનામાં દઈ ધૈર્ય હોય છે દયા હોય છે ક્ષમા એટલે માફી જો ધીરજ હોય ધીરજ ધીરજ ધૈર્ય પછી પછી ક્ષમા ક્ષમા એટલે માફી એમાં જો હતું કે જો ધીરજ હોય એ જ કોઈને માફ કરી શકે છે પછી દમ એટલે દમન કચરી દેવું પછી એટલે મીન્સ આપણી ઇન્દ્રિયોની વૃત્તિને જે કચડી એ મતલબથી એટલે છોડી ના કાઢવી જુઠ્ઠું ના બોલવું આ ત્રણ પહેલા પવિત્રતા ચોખ્ખાઈ આ હિંસા જૂઠું ના બોલવું ના ના sorry ચોરી ના કાઢવી ચોરી ના આ સાત પાંચ એટલે પવિત્રતા ચોખ્ખાઈ શુદ્ધિ ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિયોનું દમન ચોખ્ખાઈ પવિત્ર Thank you. ઇન્દ્રિય નિગ્રહ એટલે પવિત્રતા એટલે જે સવારમાં આપણે સ્નાન કરી અરે સોરી સૌંસ એટલે પવિત્રતા ચોખ્ખા એમાં બે ભેજ છે સૌંસ સૌંસ હા એટલે પવિત્રતા પવિત્રતા એટલે કે સવારે ઉઠીને આપણે સ્નાન કરીએ ને એટલે એ પવિત્રતા છે અને ચોખ્ખાઈ એ પવિત્રતા એવું પછી ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિયોનું દમન પછી ઘી એટલે બુદ્ધિ સદ્બુદ્ધિ વિદ્યા એટલે સદ્વિદ્યા સત્ય એટલે સાચું બોલવું સારું સાચું સારું આચરણ કરવું ક્રોધ એટલે એમાં ક્રોધ ન કરવો એમાં ચિરકાય ઋષિનો પ્રસંગ આપણે જોયો છે ઋષિનો પ્રસંગ હા પછી જે છે ઘી આ પેલું જે ઘીનો મતલબમાં રસ રસી સરસી વાળું ઘી હા ઘી જી એટલે એનો મતલબ જો તો કે એમાં થોડી સમજ નથી ધી નો મતલબ સદબુદ્ધિ હા એ તો એમાં આપણે એવા જોઈ હતી આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ ચ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મન પ્રગ્રહમેવ ચ ઇન્દ્રિયાણી હયાનાહુ વિષયાન તેસુ ગોચરાન આમ ઉપનિષદમાં આ વાતને એવી રીતે સમજાવી છે કે રથી બરાબર આત્મા આત્માનમ રતિરામ ગીતજી પછી શરીરમ રથ અને આમ વાંચજો શરીર છે રથ છે પછી સારથી એટલે બુદ્ધિ આ જોરદાર થઈ ગયું ડબલ કલર આવે છે પછી લગામ એટલે મન કોડા કોડા એટલે ઇન્દ્રિય અને આજે એક ઉમેરી તો છે તો ઘાસ એટલે વિષય હવે છે તો પૂરું જ લો ને પાણી એટલે પાણી આ વાતને એટલે આપણી જે સિસ્ટમ છે એને દ્રષ્ટાંત થી ઉપનિષદે સમજાવી છે આત્માનમ રતિનમ વિધિ રતિ એટલે રસમાં બેસનારો મુખ્ય વ્યક્તિ ડ્રાઈવર નહીં ચાલક નહીં રતિ એટલે આત્મા છે આ શરીર જે છે એ રથ છે સારથી એટલે ડ્રાઈવર ચાલક એ આપણી બુદ્ધિ છે અને મન જે છે એ લગામ છે ઘોડાને કે પશુને કંટ્રોલ કરવા માટે ઇન્દ્રિયો છે ઘોડા છે અને વિષયો છે ઘાસ છે ઘાસ તમને જલ વગેરે જે પણ ચણા એ બધું આમાં લઈ શકાય વિષયોમાં તો જે કંટ્રોલિંગ ફેક્ટર છે એ બુદ્ધિ છે કેમકે આપણે માની લો કે કોઈ ડ્રાઈવરને આપણું વાહન સોંપી અને વાહનમાં સવારી કરી રહ્યા છીએ તો આપણે તો આપણા પાવર કે રાઇટ છે એ બધા સોંપી દીધા છે કોઈક વ્યક્તિને આપણે રિલેક્સ છીએ ચલાવનારો જ્યાં લઈ જશે ત્યાં આપણે જવું પડશે ખાડામાં નાખે તો ખાડામાં ઠેકાણે પહોંચાડવું હોય તો ત્યાં એટલે આમ જોવા જાઓ તો આત્મા આપણી અંદર ચેતન તત્વ છે લિવિંગ ફેક્ટર છે પણ આત્માએ પોતાના બધા જે ફંક્શન્સ છે ડિસિઝન લેવાના એ બુદ્ધિને સોંપ્યા છે એ કારણે બુદ્ધિ જો ઠેકાણે હોય તો આ બધી સિસ્ટમ છે એ આપણી યોગ્ય રીતે ચાલે બુદ્ધિની અંદર કોઈ તકલીફ થઈ જાય તો પછી આત્મા ચેતન છે આ બધી એના સિવાયનું બધું જ છે અચેતન છે તેમ છતાં પણ આત્માને ખાડામાં પડવું પડે છે આ વાત અહીંયા સમજાવવા માટે આપણે આ બુદ્ધિ એટલે ધી દસ ધર્મની અંદર એને આપણે સદબુદ્ધિ સદબુદ્ધિ અને એમાં કેટલાક દૃષ્ટાંતો મેં કહ્યા હતા કે કઈ રીતે સદબુદ્ધિ આપણે લાવી શકીએ એની ટ્રેનિંગ એ કોઈ એવી ચમત્કારિક વસ્તુ નથી કે કોઈ એવો શોર્ટ ટર્મ કોઈ કોર્સ નથી કે જેનાથી આપણે આપણી બુદ્ધિને ટ્રેન કરી શકીએ એ લાઈફ ટાઈમ પ્રોસેસ છે અને કેટલીક વસ્તુઓ એની અંદર આપણા હાથમાં છે એટલે આપણે એને કંટ્રોલ કરી શકીએ આપણી બુદ્ધિ વૃત્તિઓને કેટલીક વસ્તુ એવી છે કે જે આપણા પ્રારબ્ધવશ આપણને મળેલી છે એનો પ્રભાવ એમાં રહેલો છે એના ઉપર આપણો કંટ્રોલ નથી સિવાય કે કોઈ એવું એડિશનલ સપોર્ટ આપણને ઈશ્વરની કૃપાના રૂપમાં કે કોઈ મહાપુરુષના સંગના રૂપમાં અથવા તો એવું કોઈ બહુ શોકિંગ કોઈ એવી ઘટના આપણા લાઈફમાં બને એવા બધા કારણે આપણો લાઈફનો કોર્સ છે એ ચેન્જ થઈ શકે છે અધરવાઇઝ જે પ્રારંભ દ્વારા નિશ્ચિત થયેલું છે એ કેરી ફોરવર્ડ થાય આગળ એના આધારે આપણે ચાલવું પડે એટલે એ ફ્રેમ બની બની જતી હોય છે એની એની અંદર જ આપણે થોડું ઘણું જે કંઈ પણ કરી શકીએ છીએ તો સત્સંગ છે એટલે સત્પુરુષનો સંગ શાસ્ત્રનો અભ્યાસ સાત્વિક આહાર નિયમિત જીવનચર્યા આ બધી વસ્તુઓ છે એ આપણને બુદ્ધિને કોઈ જોઈએ તે પ્રકારનો શેપ આપી શકે આ આવી ખ્યાલમાં એટલે સુખદેવજીના પ્રસંગમાં આપણે જોઈએ છીએ કે જ્યારે માના ગર્ભમાં હતા તે વખતે એમણે એમના પિતા પાસેથી શ્રીમદ ભાગવતનું શ્રવણ કર્યું અને એનો પ્રભાવ એમના ઉપર એવો પડ્યો કે એમણે આ સંસારની અંદર જન્મ લેવાનું જ ટાળવાનું પસંદ કર્યું કે જો ખરેખર સંસાર આવો છે આપણને ફસાવનારો એટલે આ વિષયો કે જે લલચાવતા રહે છે અને આપણે એની અંદર ફસાતા જઈએ છીએ તો બેટર એ છે કે આપણે એવા સંસારમાં જન્મ જ ન લઈએ પણ પિતાએ વિનંતી કરી કે હવે ક્યાં સુધી તમે માતાના ગર્ભમાં રહેશો માતાને એને કારણે પીડા થાય છે એટલે સુખદેવજીએ જન્મ ગ્રહણ કર્યો પણ જન્મ ગ્રહણ કરતાની સાથે એ વનમાં ભાગવા માંડ્યા તો એ જે ઘટના છે એ આપણને એ વાત સમજાવે છે કે એમને ગર્ભથી જે સંસ્કાર પ્રાપ્ત થયા છે એનો પ્રભાવ એમની બુદ્ધિ ઉપર એવો પડ્યો કે પોતે બંધનમાં ફસાવાની બજાય ઈશ્વર ચિંતનમાં કે સંસારથી વિરક્તિના માર્ગ ઉપર આગળ વધવાની ઈચ્છા એમણે કરી તો આ એક એના જ કારણે આપણે ત્યાં ગર્ભાવસ્થા અને બાળકનું જે પોતે ચાલતા નથી શીખી જતો ત્યાં સુધીના બધા સંસ્કારો એ કાલમાં હોય છે સોળ સંસ્કાર જે આપણે આગળ જોઈશું એ સોળ સંસ્કારોની અંદર તમે ધ્યાનથી જુઓ સમજો होइन या अच्छे नमस्कार हो उत्तम छे पछी આવનારો સબ્જેક્ટ છે હવે આ વિષય ચાલી રહ્યો છે એટલે આપણે અહીંયા લઈ લઈ રહ્યા છીએ નકિલે જે ફોરસ્ટનું છે ગર્ભ આદાન સંસ્કાર પછી નયન તે પછી નામકરણ નિષ્ક્રમણ એ ગણાય પાછળ ઉભું પડશે અને પકડો ના ના હું ખાલી એમ જ કહું છું પછી અન્નપ્રાશન પછી ચૂડાકરણ કારણ વેદ ઉપનયન વધ નહીં હો ભેદ આજો આ પછી વેદારંભ અહીંયા સુધીના જે સંસ્કારો છે એ બધા પાંચ વર્ષ આઠ વર્ષ કે બાર વર્ષ સુધી જન્મના પહેલાથી બાર વર્ષ સુધીના ગાળામાં આ બધા સંસ્કારો છે કેમ કે એ પીરિયડ છે કે જે વખતે બાળકના શરીરને એની મન બુદ્ધિ એ બધાને આપણે આપણો જે મનગમતો આકાર આપી શકીએ એટલે યોગ્ય સમયની અંદર ગર્ભાધાન બાળકનું માતાના ગર્ભમાં આવવું માતાના ગર્ભમાં બાળક હોય છ મહિના તે વખતે માતાના શ્રીમંતોમ નયન કહેવાય છે એટલે ખેંચી પાડીને લૌકિક વિધિ પણ છે અને એની શાસ્ત્રીય વિધિ પણ છે બાળકના જન્મ પછી એક વચ્ચે છેદનનો પણ એક ક્રમ છે પણ એને સંસ્કાર રૂપમાં આ જે સોળ સંસ્કાર છે એની મુખ્યતાને કારણે છે એના કેટલાક નામો જુદા જુદા પણ છે અને કેટલાક વીસ સંસ્કાર પણ કહે છે કોઈ ચોવીસ સંસ્કાર પણ કહે છે એમની સંખ્યામાં મતભેદ છે પણ આપણે મુખ્ય મુખ્ય છે લઈ રહ્યા છીએ નામકરણ છે એટલે એને પોતાની આઈડેન્ટિટી આપવી જેની અંદર નક્ષત્ર નામ પછી રાશિનું નામ અને વર્ણના અનુસાર નામ એમ ત્રણ ત્રણ નામો પડતા હોય છે તો જ્યારે લોક વ્યવહાર માટે લૌકિક નામ છે ચોથું નામ પણ છે વર્ણના નામનો મતલબ એ છે કે બ્રાહ્મણ હોય તો એના પાછળ શર્મા લાગે ક્ષત્રિય હોય તો વર્મા લાગે વૈશ્ય હોય તો દત્ત લાગે અને શૂદ્ર હોય તો દાસ લાગે આ એની ઓળખ છે પ્રાચીન કાળમાં નામકરણ આ રીતે થતા એટલે જ્યારે આપણા નામ જો એ રીતે પાડવામાં ના આવ્યા હોય પણ જ્યારે વિધિની અંદર આપણે નામ ગોત્રનો ઉચ્ચાર કરીએ તે વખતે પોતાના વર્ણ અનુસાર સફિક્સ જેને કહેવાય પ્રત્યય એ આપણે જોડીને બોલતા હોઈએ છીએ જેમ અચિંત્ય દેવ શર્મા અહમ ભો ગુરો સ્વામ અભિવાદયે હવે એમાં જન્મનો જે નક્ષત્ર છે તે એની રાશિ પછી વર્ણ અને ચોથું લૌકિક ગુલામણું નામ એમને બકો લાલો જેવું કે જે પણ હોય તે તેણીઓ કે એવું જે પણ નામ આપીએ તે લૌકિક નામ છે વ્યવહારનું નામ છે તે પણ જ્યારે પણ આપણે શાસ્ત્રીય કર્મની અંદર બેઠા હોઈએ તે વખતે લૌકિક નામથી જો સંકલ્પ કરવામાં આવે તો એ કર્મ વિફળ ગણાય એટલે આવશ્યક એ છે કે તે વખતે આપણો જે મૂળ નામ છે નક્ષત્રનું નામ છે એ નામ તે વખતે હોવું જોઈએ રાશિનું નામ પ્રાચીન કાળમાં વ્યવહારનું નામ એટલા પણ માટે રાખવામાં આવતું કે જે લોકો કોઈ શાસ્ત્રીય વિધિ વિધાનથી કોઈના ઉપર કંઈક પ્રયોગ મેલી વિદ્યા વગેરેનો પ્રયોગ કરે તો એનાથી બચવા માટે લોકો પોતાનું મૂળ નામ છે ગુપ્ત રાખતા એ અમુક લોકો જાણે કેમ કે પ્રયોગ એ નામથી કરે તો જ સફળ થાય લૌકિક નામથી કરે તો ન થાય એવી જાતની માન્યતા છે સાચું ખોટું ભગવાન જાણે તો નામકરણ છે એ આપણે જોઈએ છીએ કે ભગવાન જ્યારે ગીતામાં અર્જુનને અલગ અલગ નામથી સંબોધે છે કે તું મહાબાહો છો કે તું ગુણાકેશ છો કે તું કૌંતે છો કે તું પાંડવ છો કે તું પાર્થ છો હવે આ બધા જે નામો છે નામ એની કોઈ ક્વોલિટીને બતાવે છે કે તું પાર્થ છો એટલે તું પૃથાનો કુંતીનો પુત્ર છો એટલે તું ભક્ત છો એવું ભગવાન સજેસ્ટ કરવા માંગે છે તું ગુડાકેશ છો એટલે ગુડાકા એટલે નિદ્રા એનો ઈશ એટલે જેના નિદ્રા એના કંટ્રોલમાં છે ચાહે તો સુવે ચાહે તો ન સુવે એમ તો તું ગુડાકેશ છે એની ક્વોલિટી બતાવે છે એ રીતે આપણે કોઈનું નામ આપણે પાડી રહ્યા હોઈએ તો આપણે એના પાસેથી શું એક્સપેક્ટ કરીએ છીએ એવું અર્થપૂર્ણ નામ હોય તો એ વ્યક્તિને પણ પોતાને પોતાના નામથી એવી સ્ફૂર્ણા થાય જેમ હમણાં પહેલી જુલાઈના દિવસે એક બાળકનો જન્મ થયો રાત્રે બાર વાગે તો એનું નામ જીએસટી રાખ્યું તો એ જે મા બાપ હતો એ જીએસટી એટલા બધા ટ્રસ્ટ હશે એને જીએસટી ના રાખી તો goods and service tax GST એમ એક કોઈ જે રીતે ધરતીકંપ થયો તે ચાલુ ધરતીકંપ વખતે કોઈ બાલકનો જન્મ થયો કે બાળકીનો તો એનું નામ એને રાખ્યું કંપારી એવું મેં છાપામાં વાંચ્યું કંપારી એટલે વાઇબ્રેશન હવે આ નામ બધા અર્થપૂર્ણ છે પણ હવે એ પોતે જો જગતને ધ્રુજાવી શકે એ જાતની કોઈ ખેચર કે ઇન્દિરા ગાંધી જેવું વ્યક્તિત્વ હોય તો તો અલગ વાત છે પણ પોતે જ જો ધ્રુજતી હોય તો એનો બહુ સારો પ્રભાવ ન પડે એટલે નામ કેવી જાતના રાખવા જોઈએ એ વિષયનું પણ બહુ મોટું ચિંતન આપણે ત્યાં થયેલું એ સંસ્કાર છે એ માણસને એને કઈ દિશામાં પોતાના વ્યક્તિત્વને બનાવવું છે એની પ્રેરણા આપનારું હોય છે એટલે નામકરણ સંસ્કાર નિષ્ક્રમણ એટલે પહેલી વખત નવજાત બાળક હોય એને ઘરથી બહાર લઈ જવું એ નિષ્ક્રમણ એટલે બહારની દુનિયા સાથે એનો સંપર્ક કરાવવો હવે આ બધી વસ્તુઓનું એટલું ઇમ્પોર્ટન્સ નથી રહ્યું જૂના સમયમાં આ બધી વિધિપૂર્વક થતી હતી પશુ પક્ષીઓની અંદર હજી પણ આ નિષ્ક્રમણ સંસ્કાર છે એ બહુ સ્ટ્રોંગલી ફોલો કરવામાં આવે જેમ બિલાડી છે એમના વિષયમાં એના બચ્ચાઓ ઘણા દિવસ સુધી આંખો ન ખોલે અને એના કારણે શત્રુ કે હિતકારી કોણ છે એને ન જાણી શકતા હોય એ લોકો એટલે એની રક્ષા માટે એના સ્થળ બદલતી હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ એવું કહેવાય છે કે હા નહીં ઈરાકનો જે કર્નલ ગદ્દાફી હતો એ કોઈ દિવસ એક રાત એક જગ્યાએ ન સૂતો લાઈફ ટાઈમ આ રીતે જ એનું જીવન રહ્યું કેમ કે એને એટલા બધા શત્રુઓ હતા કે પોતાની રક્ષા માટે એના માટે જરૂરી હતું બહુ આલિશાન એના મહેલો હતા પણ રાતના ક્યારે પણ એક જગ્યાએ સૂતો હોય બીજે દિવસે ત્યાં ન સૂવે એવો એનો રૂલ હતો તો નિષ્ક્રમણ સંસ્કાર છે એ બહારની દુનિયા સાથે એનો પરિચય કરાવવો છે નાના બચ્ચાઓ છે પક્ષીઓના એમાં પણ આપણે જોઈએ કે જ્યાં સુધી એમને પાંખ ન આવે ઉડતા ન આવડે ત્યાં સુધી એને એના ઘોંસલામાં જ માળામાં જ એને એના માતા રાખે છે તે પછી ધીરે ધીરે બહારનો પરિચય કરાવે એના પછી અન્નપ્રાશન આપણે કહ્યું છે અન્ન સેવા ઓળકાર જેવું આપણે ખાઈએ એવું આપણે બોલીએ અન્નમયમ ઈ સૌમ્ય મનહ તેજોમયી વાક એમ વેદમાં પણ કહ્યું છે આપણું મન છે એ અન્નમય છે અને અન્નમય હોવાને કારણે અન્નનો પ્રભાવ આપણા મન ઉપર પડે છે વાર્તામાં એક આવે છે દૃષ્ટાંત કે એ પૂરી મને વાત યાદ નથી અત્યારે દોસ્તો ભગવાન વૈષ્ણવ વાર્તામાં લગભગ છે કે એમણે રીંગણા ખાધા અને રીંગણા ખાવાને કારણે એમનો એની અંદર એવી કુબુદ્ધિ સૂજી કે ન કરવાનું એમણે કર્યું ત્યારે પછી ઇન્વેસ્ટિગેશન થયું ત્યારે ખબર પડી કે એમણે આ વસ્તુ ખાધી છે એ નિંદિત ગણવામાં આવ્યું છે ઠાકોરજીને પ્રિય હોય જુદી વાત છે પણ અમુક આહાર છે એના એવા ગુણો વિચારવામાં આવ્યા છે કે એનો પ્રભાવ આપણા મન ઉપર સારો ન પડે કઠોળ વગેરેના વિષયમાં તો એવું બહુ પોપ્યુલર છે કે જો એના સાથે યોગ્ય મસાલાઓ ન મિલાવવામાં આવે તો કઠોળ વાયડા પડે <laughs> હવે એ શારીરિક એનો પ્રભાવ છે પણ શરીર ઉપર જે પડે એ મન ઉપર તો પડવાનો જ છે ને જો માણસના પેટમાં બેચેની થાય તો પછી મન એનું ત્યાં સુધી શાંત રહેવાનું છે મન પણ બેચેન થઈ જાય તો અન્ન સેવા ઓળકાર અન્ન પ્રાશન છે એ બહુ પૂર્વક મનાવવામાં આવે છે આ દરેકની સાથે વૈદિક મંત્રો હવન દાન પુણ્ય મંત્રાક્ષતા પુણ્યા પુણ્યાવાચન આ બધું આની સાથે જોડાયેલું છે તે પછી ચૂડાકરણ આ માનવ જાતની અંદર ન જાણે ક્યારથી ચૂડા એટલે શિખા એ શિખા રાખવાની પરંપરા રહેલી છે ખાલી હિન્દુઓમાં જ નહીં પણ આ બાંડિયાઓ છે એની કથા જુદી છે મુસલમાનો પણ તે સિવાયની જેટલી પણ માનવ જાતિ છે એની અંદર શિખા છે એ સર્વત્ર જોવા મળે છે એટલે મોંગોલ જાતિ પૂરી આ તરફ આપણે કંબોડિયા સુધી આપણે જઈએ તો તે જાપાન ચીન આ બધા પ્રદેશની અંદર શિખા છે એ મનુષ્યનો એક આભૂષણના રૂપમાં માનવામાં આવતું હમ ના એ લોકો બધા તળ ટોપીવાળા છે ને એ લોકો ન રાખે આવું તો ચૂડાકરણ છે એ નાનપણની અંદર એની અંદર આપણે ત્યાં સકામ નિષ્કામ વેદથી બધા કર્મો છે કે જો તમે તમારા બાળકને અમુક પ્રકારના ગુણોથી તમે પૂર્ણ કરવા ઈચ્છો છો આ ચાલુ છે ને હા આ હું નાખું છું તો મને તમારી અવાજ નથી સંભળાતી જો કે તમે બ્રધર આવ્યા છો કંઈ પૂછતા જ નથી એ જુદી વાત છે તો ચૂડાકરણ એટલે એક શિખા બે શિખા પાંચ શિખા એમ પાંચ પાંચ શિખાનો પણ પ્રાચીન કાળમાં રિવાજ હતો જયદ્રથની હતી એના પછી કરણવેદ એટલે આ બધા જ સંસ્કારો છે એ અમુક સંસ્કારો પુરુષને વિશેષ રૂપથી થાય છે ચૂડાકરણની સ્ત્રીઓને આવશ્યકતા જ નથી એમને તો લાઈફ ટાઈમ મોટો ચૂડો હોય જ છે એટલે એમનું એક વખત પૂરેપૂરી તપાસક કરવામાં આવે છે એટલે મુંડન સંસ્કાર હોય છે એમનો એને ચૌલ કહે છે એટલે જ્યાં ચૂડાકરણ ન હોય તો ત્યાં ચૌલ ચૌલ સંસ્કાર ને મુંડન કરવું Thank you. તે પછી કર્ણવેદ એટલે કાન વિંધવા આ સંસ્કાર પણ બુદ્ધિની તીવ્રતા માટે આપણે ત્યાં પ્રાચીન કાલથી રહ્યો છે દરેકના શુભાશુભ મુહૂર્ત છે ક્યારે કયો સંસ્કાર કરવો તે પણ આ બધા જે સંસ્કાર છે કર્ણવેદ વગેરે એ એમ સમજો કે પાંચ વર્ષ પહેલા આ બધું થઈ જાય તે પછી ઉપનયન એટલે જેને આપણે જનોઈ સંસ્કાર કહીએ અને એ થઈ ગયા પછી ગુરુ પાસે જ્યારે બાલક જાય ત્યારે વેદારમ આનો પણ સંસ્કાર છે એમાં હવન વગેરે બહુ વિસ્તારથી હોય છે ઓલમોસ્ટ જૈનોની અંદર જે રીતે દીક્ષાનો સમારોહ થતો હોય છે વર્ગોળો નીકળે ને આખો સમાજનો વર્ગ ઉપસ્થિત હોય આખું ગામ જમે ખૂબ દાન પુણ્ય થાય જય જયકાર થાય બોલીઓ બોલાય આપણે ત્યાં બોલીનો રિવાજ નથી પણ આ રીતે ગુરુને અધ્યાપક છે એને ભેટ વગેરે આપવી આ બધું વેદારમ સંસ્કારની અંદર થાય છે ત્યારથી પછી ગુરુકુલ વાસ થાય વિદ્યાર્થી આ બધા સંસ્કારો છે એ બુદ્ધિના માટે છે મુખ્ય રૂપ એનું કારણ શું છે કે આપણા જે પૂર્વજન્મના સદસત્કર્મ છે તેના અનુસાર કર્મ વાસનાઓ તો આપણા પ્રારંભની સાથે આવી જ ગઈ કે આપણને આ જન્મની અંદર શું ભોગવવાનું છે એના ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી પણ હવે અત્યારે આપણને જે અવસર મળ્યો છે એ અવસરને સારો અવસર કઈ રીતે બનાવી શકીએ એના માટેના આ બધા પ્રયાસો છે જે બાળક છે એ જે વખતે પોતાની હિતાહિતનો નિર્ણય કરી નથી શકતો તો એના જે માતા પિતા છે કે કેરટેકર છે એ એના હિત માટે આ બધા કર્મો કરે છે આ બધા શાસ્ત્રીય વિધિથી થનારા કર્મો છે તે ઉપરાંત આપણે લૌકિક દ્રષ્ટિથી સામાજિક દ્રષ્ટિથી બાળકના માટે જે કંઈ પણ સારું હોય એને કુલ પરંપરાગત શિક્ષા દીક્ષા આપીએ એ અલગથી વસ્તુ છે આવી કાલમાં તો આ સદબુદ્ધિ આવી ગઈ સદબુદ્ધિ તો આ સંબંધમાં આપણે આ જોયું હતું કે બુદ્ધિની આવશ્યકતા આ માટે છે બુદ્ધિનો મતલબ બ્રેઇન જે આપણો મગજનો એક હિસ્સો છે કે માથાનો કોઈક હિસ્સો છે એ અર્થમાં એને ફિઝિકલ બોડી પાર્ટના રૂપમાં નથી સમજવાનો પણ ઇન્ટેલેક્ટ એની અંદર રહેલી જે નિર્ણયની કે વિચારવાની જે શક્તિ છે એને અહીંયા બુદ્ધિના રૂપમાં સમજવાની છે આપણે શ્રીમદ ની અંદર એ વાત કહી છે કે બુદ્ધિ ના ફંક્શન કયા કયા છે લખી લો માં એ કામ છે સંશય વિપર્યાસ નિશ્ચય સ્મૃતિ ને સ્વપ્ન વિપર્યાસ એટલે ભ્રાંતિ ભ્રમ ગુજરાતીમાં આપણી બુદ્ધિ આટલું ફંક્શન કરે છે એટલે કોઈ પણ વિષયમાં ડાઉટ આપણને થાય એ બુદ્ધિ કરે છે વિપર્યાસ એટલે ભ્રાંતિ જે વસ્તુ જેવી નથી એવું આપણને જણાવવું એ પણ બુદ્ધિને કારણે થાય છે જેને બુદ્ધિ ન હોય એટલે એ પણ ન જણાય એ જેમ ફોટોગ્રાફી ફોટોગ્રાફર આપણે કેમેરો છે એ કેમેરાને જો આપણે કોઈ જગ્યાએ રાખીએ તો કેમેરો જે છે એ વસ્તુને પોતાની અંદર એની ઇમ્પ્રેશન લેશે પણ એ જે દેખાઈ રહ્યું છે એના વિષયમાં એ કોઈ ગણતરી નહીં કરી શકે કે આ મને સાચું દેખાઈ રહ્યું છે કે ખોટું દેખાઈ રહ્યું છે એ જાતની ગણતરી એની અંદર નથી પણ આપણને કેમ કે બુદ્ધિ છે એના કારણે હવે આજકાલ એવા થોડા થોડા બુદ્ધિ ઉમેરી હોય એ જાતના કેમેરા આવે છે સોફિસ્ટિકેટેડ કે જેમાં સ્પેસ ડિટેક્શન હોય કે મોશનનું ડિટેક્શન હોય કલરનું ડિટેક્શન હોય હજી સ્મેલનું ને એવું બધું નથી આવ્યું પણ એ પણ આવી શકે ના આવી શકે એવું નથી તો એ જાતના કેમેરાની હું વાત નથી કરી રહ્યો આવી જાતનું સોફિસ્ટિકેશન જેમાં નથી એવા સિમ્પલ કેમેરા મેન્યુઅલ ઓપરેટેડ હોય તેવા ઘીમાં જવાનું તો એને કદી ભ્રમ નથી થતો અત્યારે આપણે રાત્રિમાં જઈએ અને કોઈ ચમકતી વસ્તુ બહાર આપણને દેખાય તો આપણા મનમાં એમ વિચાર આવે કે આ કંઈકનું કોઈ ઘરેણું પડી ગયું છે કોઈનું જાંજર પડી ગયું છે કે શું હોય તો એવું આપણા મનમાં ભ્રમ થઈ શકે કે કામ ચાલી રહ્યું છે એની અંદર દોરડાઓ પડ્યા હોય તો રાત્રિના અંધકારમાં આપણને કંઈ સરતો નથી એ જાતની આપણે ભ્રાંતિ થઈ શકે પણ ફોટોગ્રાફ આપણે જેનાથી લઈ રહ્યા છીએ કેમેરા ને સારું તો છે કે રસ્તું છે કે ઢરણું છે કે કંઈ કોઈ ચમકતી વસ્તુ પડી છે કોઈ પાનું પડ્યું છે એ જાતની ભ્રાંતિ ત્યાં વિકલ્પનો અવબોધ નથી ભ્રાંતિ ક્યારે થાય કે જ્યારે વિકલ્પ આપણા મનમાં સૂજે કે આ હશે કે તે હશે કે આ નહીં હોય કે આ નહીં હોય તો તો બુદ્ધિ છે એને ભ્રમ થાય છે પછી નિશ્ચય એટલે આપણે ત્યાં ટોર્ચથી પ્રકાશ નાખ્યો અને આપણે દેખાઈ ગયું અને પછી એના પહેલાની જે અવસ્થામાં આપણને આ હશે કે તે હશે એવો સંશય જે થઈ રહ્યો હતો અથવા જેને આપણે સંશયમાંથી એક તર્ક સમજી બેઠા હતા એ પ્રકાશ પડ્યા પછી અરે આ તો રસ્તી છે આ નિશ્ચય થઈ ગયો ભ્રમ આપણો નિવૃત્ત થયો આપણ બુદ્ધિ જ આપણને નિશ્ચય કરાવે છે તે જ રીતે સ્મૃતિ એટલે પહેલા કોઈ વસ્તુનો આપણે અનુભવ કર્યો છે એ અનુભવને એ વસ્તુ સામે નથી તે વખતે પણ જો આપણે રિકોલ કરી શકી રહ્યા છીએ તો એ બુદ્ધિના કારણે તો રિકલેક્શન જે છે એ સ્મૃતિનું કામ છે અને ત્રીજું સ્વપ્ન એટલે આપણે આંખો બંધ છે આપણી સામે કોઈ ઓબ્જેક્ટ નથી તેમ છતાં પણ આપણને જે ઇન્ટરનલ જે કંઈ પણ એક્સપિરિયન્સ થઈ રહ્યા છે સ્વપ્નના રૂપમાં એ કોને થાય છે અથવા કયા કારણે થાય છે એ બુદ્ધિને કારણે થાય છે તો આ બધા ફંક્શન બુદ્ધિના છે આની અંદર ગોટાળાઓ ઘણા કારણોથી થઈ શકે છે અને એને આપણે સારી ટ્રેનિંગથી કંટ્રોલ કરી શકીએ છીએ આમાં સારી ખરાબ વસ્તુ કોઈ નથી આ બધું થવું જોઈએ આજે મેં એક વાંચ્યું કે જો તમારું બ્રેઇન હશે તો તમને બ્રેઇન કેન્સર થઈ શકે છે પણ તમારે એના માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ન હોય તો કેન્સર પણ ન થાય ને પણ આપણે તો છે એવું આપણે આશા રાખીએ તો બુદ્ધિ હોય એ જરૂરી છે એટલે આપણને સંશય પણ થવો જોઈએ જો આપણે હેલ્ધી પર્સન છીએ ભ્રાંતિ નિશ્ચય સ્મૃતિ સ્વપ્ન આ બધું થવું જોઈએ જો આપણે સ્વપ્ન નથી આવી રહ્યા સ્મૃતિની અંદર કોઈ ડિઝોર્ડર છે એ નિશ્ચય નથી કરી શકી રહ્યા તો આપણે બુદ્ધિમાં કોઈ સમસ્યા છે બુદ્ધિ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે એના ઉપર આપણે ત્યાં બહુ ભાર આપવામાં આવ્યો છે દસ ધર્મની અંદર અને અંતમાં શું હતું बुद्धि का काम हो गया पूरा દાન બિહારી સારું જય શ્રી કૃષ્ણ બીજા બધા સંસ્કારો યથા યોગ્ય સમય આપણે જોઈશું અત્યારે એની ચર્ચા નથી કરી હવે કાલે જે વિષય આપણો અટક્યો હતો એ ધર્મના પ્રકાર હું લખ ગુસ્સે જાઉં છું અને આથી ગીતા પડતા જાય હા હવે ધ્યાનથી સમજો કાલે આપણે જે ડિવિઝન જોયા એમાં એક ડિવિઝન છૂટી ગયો હતો અને હા અહીંયાથી ધર્મ એની એક દેહ ધર્મ એના અંતર્ગત વર્ણ અને આશ્રમ બીજો આત્મધર્મ એટલે ભક્તિ शरणागति ધર્મનો અર્થ આપણે સમજી ગયા છીએ કર્તવ્ય ડ્યુટી ધર્મનો અર્થ છે એટલે કેટલાક કર્તવ્યો દેહ ને અનુલક્ષીને છે કેટલાક કર્તવ્યો આત્મા ને અનુલક્ષીને છે જેમ કે આપણે આત્માને પણ માનીએ છીએ દેહ દેખાય છે બધાને તો દેહ ધર્મ દેહને અનુલક્ષીને કર્તવ્ય જે બતાવવામાં આવી રહ્યા છે એને દેહ ધર્મ કહેવાય આત્માને અનુલક્ષીને જે કર્તવ્ય બતાવવામાં આવે છે તે આત્મધર્મ આ એની ડેફિનેશન છે બાકી લેજો ચાલુ એમાં કાલે આપણે જોયું કે કોઈ પણ કર્તવ્ય છે એ જ્યાં સુધી તમે તમે કોણ છો એ સ્પષ્ટ નહીં કરો ત્યાં સુધી તમને કર્તવ્ય એટલે મને શું કરવું આવશ્યક છે એવું હું પૂછું તો તમે જ્યાં સુધી હું કોણ છું એની સમજાવો ત્યાં સુધી નહીં કહી શકાય એટલે દરેક જગ્યાએ આપણે ત્યાં હિન્દુસ્તાનની તો સિસ્ટમ એવી છે કે ફોર્મ ભર્યા વગર કંઈ થાય જ નહીં સુલભ શૌચાલયમાં જવું હોય તો કદાચ ભલું પૂછું આધાર કાર્ડ કે પાન કાર્ડ માંગે તો ભારતનો કોઈ ભાડો દળો નહીં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે આધાર કાર્ડ છે તો જ તમે શૌચ કરી શકો નહીં તો ન કરી તો એ કર્તવ્ય છે વર્ણ શું થયું કોઈ માગ્યું તમારી પાસે <laughs> એક આપણું સ્ટેટસ છે વર્ણથી નક્કી થાય છે અને બીજું આશ્રમ થી વર્ણ છે એ સ્ટેટિક છે વર્ણ બદલી ન શકે માણસ જન્મ્યો તો લાઈફ ટાઈમ એનો વર્ણ નોર્મલી એ જ રહે આશ્રમ છે અવસ્થા અનુસાર બદલે એટલે વિવાહ પૂર્વ બ્રહ્મચર્ય વિવાહ ઉત્તર આશ્રમ તે પછી જ્યારે વાનપ્રસ્થ થાય અને પછી સંન્યાસી થઈ જાય તો આ ચાર આશ્રમ છે એમાં આશ્રમ પરિવર્તનશીલ છે વર્ણ અપરિવર્તનશીલ છે સામાન્ય રીતે હું એટલા માટે કહી રહ્યો છું કે એકદમ અપરિવર્તનશીલ છે એવું નથી વર્ણમાંથી પણ પરિવર્તન થાય છે જે આપણે ત્યાં એમ કહ્યું છે કે જો તમે તમારા વર્ણની જે આજીવિકા છે એ આજીવિકા થી તમે તમારું જીવન ગુજરાન ન ચલાવો કોઈ બીજાના વર્ણની આજીવિકા જો તમે કરો તો ત્રણ પેઢી પછી તમારું વર્ણ બદલાઈ જાય એટલે બ્રાહ્મણ જો નોકરી વેપાર ધંધો વગેરે કરે કે આર્મીમાં એ સર્વિસ કરે એ જો ત્રણ પેઢી સુધી ચાલે એ બ્રાહ્મણ નોકરી કરે કે વેપાર ધંધો કરે એવું ત્રણ પેઢી સુધી ચાલે તો પછી એ બ્રાહ્મણ ન રહી જાય એ જે જાતની એની આજીવિકા હોય એ વર્ણનો થઈ જાય એમાં અનુલોમ ક્રમ છે વિલોમ ક્રમ નથી સમજાયું ને એટલે કોઈ વૈશ્ય છે બ્રાહ્મણ આજીવિકા કરવા લાગી જાય તો એનો વર્ણ બ્રાહ્મણમાં પરિવર્તિત નથી થતો અને એનું કારણ એ છે કે સાત્વિક રાજસ તામસ અને અતિ તામસ એ જાતની એ અવસ્થા છે વર્ણની તો તામસમાંથી સાત્વિક કે રાજસ ઉપર એકદમથી જમ્પ મારવું એ મુશ્કેલ છે પણ નીચે લપસણીમાં ઉતરી જવું એ સંભવ છે એટલે વર્ણના અને આશ્રમની આ અવસ્થા છે એટલે જ્યારે કોઈ વ્યક્તિ આપણને પૂછે કે મારું કર્તવ્ય શું તો તું કયા વર્ણનો છે અને કઈ અવસ્થામાં એટલે કયા આશ્રમમાં છો તમે એ સ્પેસિફાય કરશો તે પછી શાસ્ત્ર તમને કર્તવ્ય બતાવશો હવે આ બંને વસ્તુ આપણે જોઈએ છીએ કે મનુષ્યના કર્મના આધીન છે એટલે તમારા સત્કર્મ છે તો તમારું જન્મ ઉચ્ચ વર્ણમાં થાય કે જેના અંદર તમને વધારે અવસર મળે જો તમારા કર્મ તે અનુસાર ન હોય તો તમારા અધમ કુલની અંદર જન્મ થાય જ્યાં તમારા અવસરો થોડા સીમિત બની જાય જેમ હિન્દુસ્તાનની અંદર અત્યારે જે અત્યારે સમાજમાં રહી રહ્યા છીએ એમાં આપણા જો પૂર્વજન્મના કર્મ છે એ બહુ ખરાબ હોય તો આપણનો સારા વર્ણમાં જન્મ થાય અને જો બહુ ખરાબ કર્મ હોય તો અત્યારે આપણને બહુ ઉત્તમ વર્ણની અંદર જન્મ થાય એટલે શિડ્યુલ કાસ્ટમાં જેથી આપણને બધા જ અવસરો મળી જાય તમારો બધી જગ્યાએ એડમિશન થઈ જાય હવે અત્યારની અવસ્થા છે ઊંધી છે એટલે ક્યારેક લોકો એ ઈચ્છા કરતા કે ઓ મને બ્રાહ્મણ જન્મ મળે મને પુરુષ જન્મ મળે હવે બધા એમ વિચારે કે મને સ્ત્રી જન્મ મળે મને શૂદ્રમાં જન્મ પડે તો મારે આ બધા ઇન્ટરેસ્ટ ટેસ્ટ આપવાના પડે એ સામાજિક બધા બદલાયેલા સમીકરણો છે તો વર્ણ અને આશ્રમની અંદર આ સ્થિતિ છે એ બદલતા રહે છે વર્ણ પણ આપણા કર્મ અનુસાર તે જ રીતે આશ્રમ જો કોઈ વ્યક્તિ ગ્રહસ્થ થયો પછી ત્યાંથી આગળ જ ન વધ્યો તો ત્યાં જ રહી ગયો કોઈ બ્રહ્મચર્યાવસ્થામાંથી ગ્રહસ્થી ન થયો તો એ ત્યાંનો ત્યાં રહ્યો તો એ રીતે આશ્રમ અને વર્ણમાં આવી સ્થિતિ બને છે આ તુલનામાં આત્મા જે છે એ આપણે ત્યાં સનાતન નીતિ માનવામાં આવ્યું એટલે આત્મા મનુષ્ય દેહમાં હોય તો પણ એની એ જ ક્વોલિટી છે એ અગર પશુ પક્ષીના દેહમાં છે તો પણ આત્મા એ જ ચૈતન્ય સ્વરૂપ છે એ કારણે આત્માનો જે ધર્મ છે એ દેહના ધર્મમાં જે રીતે બદલાવ આવતો હોય છે વર્ણ અને આશ્રમ અનુસાર એમ આત્મધર્મની અંદર પરિવર્તન થતું નથી એ પરમેનન્ટ નેચરનું છે એટલે ભગવત ભક્તિ અને શરણાગતિ એને આત્મધર્મ કહ્યો છે એ સિવાયના જેટલા પણ કર્તવ્યો છે એ બધા જ દેહ ના અંદર આવે છે થઈ સ્પષ્ટતા કેટલા વાગ્યા છે હા અચ્છા સારું હવે કાલે આપણે વર્ણધર્મમાં કેટલીક આઈટમો ગણાવી હતી આજે થોડું એને વધારે એમાં કેટલીક વસ્તુ ઉમેરીએ છીએ વર્ણ ધારનું એમાં આપણે ચાર વર્ણ જોયા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર એ પછી આગળ બોલો વર્ણ સંકર અને વર્ણ બાહ્ય લખી લેજો શાસ્ત્ર આપણને ચાર વર્ણમાં ઓળખે છે પણ આપણે કાલે જોયું તે પ્રમાણે આ વર્ણના સ્ત્રી પુરુષોથી પેદા થતી એના મિશ્રણથી પેદા થતી સંસ્થા વર્ણ સંતર કહેવાય હાઇબ્રિડ અને કોઈ વ્યક્તિ એવું પણ હોઈ શકે કે જે સામાન્ય ધર્મનું પાલન કરે શાસ્ત્ર વેદાની શાસ્ત્ર છે એને પોતાનો ઉદ્ધારક શાસ્ત્ર તરીકે માને પણ એ આમાંથી કોઈ પણ પરંપરામાં એ ન હોય કેમ કે આ બધું જન્મથી થઈ રહ્યું છે કોઈની પરંપરા જન્મની એવી હોય કે જેના માતા પિતા આ ચાર વર્ણમાંથી પણ કોઈ ન હોય કે વર્ણસંકરમાંથી પણ ન હોય જેમ કોઈ મ્લેચ કે યુરોપિયન કે મોંગોલિયન કે આપણા હપ્તી નિગ્રો એવા કોઈ લોકો છે જેમની પરંપરા પોતાના પ્રદેશમાં જન્મની જુદી જ છે કંઈક એવી વ્યક્તિ આવીને ને આપણા ધર્મને સ્વીકારે તો એની શું સ્ટેટસ ગણાય આ વર્ણબાહ્ય છે આપણા શાસ્ત્રમાં એવી વર્ણબાહ્ય ઘણી બધી પ્રજાઓ છે એના નામનો ઉલ્લેખ મળે છે ભાગવત ની અંદર આવે છે કિરાત ઊણ કિરાત ઊણ પછી આંધ્ર કિરાત હોણાંધ્ર પુલિંદ પુલકત આભીર કિરાત હોળાંધ્ર પુલિંદ પુલકતા આભીર કંક યવન પછી ખપ પછી આદિ વગેરે વગેરે આ બધી તે વખતની એ પ્રજાઓ હતી જેની સાથે આ વર્ણના લોકો રહેતા હતા અને એમણે આમને આ નામથી આઈડેન્ટિફાઈ કરી હતી હવે આપણી પાસે અત્યારે આ બધાના નામો કંઈક બીજા રૂપમાં છે કોઈકને આપણે યુરોપિયન કહીએ કોઈને અમેરિકન કહીએ કે ઇન્ડોનેશિયન કહીએ કે ચાઇનીઝ કે જાપનીઝ કહીએ અત્યારે આપણી પાસે આ બધા નામો છે કન્ટ્રીના પ્રમાણેના પણ આપણા પુરાણોની અંદર આ બધા નામોથી એમને ઓળખવામાં આવ્યા છે હવે આવાનો કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ મારે વૈદિક ધર્મ ફોલો કરવો છે તો એને આપણે શું કર્તવ્ય બતાવી શકીએ કેમ કે જેટલા પણ કર્તવ્ય છે યા તો બ્રાહ્મણને ને વૈશ્યને ને કે વર્ણશંકર ને કહેવામાં આવેલા છે વર્ણ બાહ્ય માટે શું જેમ તમારો ક્લાસ ચાલતો હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે એલિયોડોર નામનો ગ્રીકનો એમ્બેસેડર હિન્દુસ્તાન આવ્યો એ લગભગ બે હજાર વર્ષ પહેલા અહીંયા આવ્યા પછી એ વૈષ્ણવ ધર્મથી એટલો બધો પ્રભાવિત થયો કે વૈષ્ણવ થઈ ગયો જેમાં ગોરિયાઓ આઈ આમાં હરે રામ હરે કૃષ્ણમાં નથી બની જતા ઇસ્કોનમાં એવી રીતે એ પણ વૈષ્ણવ થઈ ગયો અને એણે મધ્યપ્રદેશની અંદર કોઈક જગ્યાએ વૈષ્ણવ થવાની ખુશીમાં એક પથ્થરનો સ્તંભ બનાવડાવ્યો અને એના નીચે એણે સંસ્કૃતની અંદર આ સ્તંભ કઈ ખુશીમાં એણે બનાવડાવ્યો છે એનો ઉલ્લેખ કર્યો અને ત્યાં એ પોતે પોતાના નામ આગળ મહાભાગવતેન હેલિયોડોરેણ નિર્મિતમ એવી રીતે ત્યાં મહાભાગવત એટલે વૈષ્ણવ એ મેં આ વૈષ્ણવ બનવાની સ્મૃતિમાં ખુશીમાં આ સ્તંભનું નિર્માણ કર્યું છે સ્તંભ હજી પણ ત્યાં છે મેં તમને ફોટોગ્રાફ બતાવ્યો તમને લોકોને ખ્યાલ હશે તો હવે એ વર્ણબાહ્ય છે વૈષ્ણવ થયો તો વૈષ્ણવ ધર્મ છે એને તો કોઈ સમસ્યા નથી એટલે કોઈ આ વર્ણનો ન હોય તો પણ વૈષ્ણવ તો હોઈ શકે પણ વૈષ્ણવ થતા પહેલા એને આ સિસ્ટમ તો એક્સેપ્ટ કરવી જ પડશે કેમ કે વૈષ્ણવ ધર્મના બેકગ્રાઉન્ડમાં તો આ જ વસ્તુ છે આવ્યો ક્યાંથી વિષ્ણુ વિષ્ણુ પૂજા આવી ક્યાંથી એ તો આપણને આ શાસ્ત્રમાંથી જ મળશે એટલે શાસ્ત્ર છે એ સર્વોપરી છે એવું તો એને એક્સેપ્ટ કરીને ચાલવું જ પડશે એટલે કહેવાનો મતલબ એ છે કે ગુજરાતની અંદર કોઈ આવીને વસવા ઈચ્છતો હોય પરદેશી તો એનું હિન્દુસ્તાની હોવું જરૂરી છે ભારતીય પોતે બને તો જ ગુજરાતી બની શકે ભારતની ઉપેક્ષા કરીને એને ગુજરાતી બની ન શકે એમ કોઈ પણ વ્યક્તિ આ વર્ણથી બાહ્ય છે એ વૈષ્ણવ થવા ઈચ્છે તો થઈ શકે ખુશીથી પણ વૈષ્ણવ થતા પહેલા એણે વૈષ્ણવતા જે સિસ્ટમનો પાર્ટ છે એ સિસ્ટમને તો હોલ હાર્ટેડલી એક્સેપ્ટ કરવી જ પડે તો એના માટે આપણને કંઈક ઉપદેશ આપવો પડશે જે શાસ્ત્રમાં વર્ણબાહ્ય માટે પણ કહેલું છે જેને અત્યારે આપણે સામાન્ય ધર્મના રૂપમાં સમજી શકીએ કે વિશેષ આ બધા ધર્મો જે છે એ વિશેષ ધર્મો છે એનું પાલન એ ન કરી શકે કેમ કે કોઈ બ્રાહ્મણ માટે છે કોઈ ક્ષત્રિય માટે છે પણ જે સર્વસામાન્ય વ્યક્તિ માટે કર્તવ્ય બતાવવામાં આવ્યા છે એ વર્ણભાઈ વ્યક્તિ પણ પોતાના અધિકાર અનુસાર પાડી શકે આ થયું ને સ્પષ્ટ કોઈને કઈ છે પ્રશ્ન હવે આપણો સમય પૂરો થઈ રહ્યો છે આજનો અહીંયા રાખીએ કાલે આપણે આગળ વધશું